શ્લોક નંબર વન નોટ એટ સશ્રીકૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ચૌપાસ્ય ઇષ્ટદેવો સર્વાવિભાવકારણ અને તે ઈશ્વર તે ક્યાં તો પરબ્રહ્મ પુરુષોત્તમ એવા છે શ્રીકૃષ્ણ ભગવાન તે ઈશ્વર છે અને તે શ્રીકૃષ્ણ જે તે આપણા ઈષ્ટદેવ છે અને ઉપાસના કરવા યોગ્ય છે અને સર્વ અવતારના કારણ છે તે ઈશ્વર શ્રીકૃષ્ણ ભગવાન જ છે બીજા નહીં જે પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ સર્વ અવતારોનું કારણ છે તે જ ઈશ્વર આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ શ્રીકૃષ્ણ છે એમ જાણવું પરબ્રહ્મ પર એટલે સર્વના ઉપાસ્ય હોવાથી શ્રેષ્ઠ બ્રહ્મ એટલે તેમનો મહિમા અપાર છે અને તેથી જ તે સર્વથી અધિક છે તે વિષ્ણુ પુરાણમાં કહ્યું છે કે સ્વયં અપાર વૃદ્ધિ સંપન્ન છે અને સર્વભાવ પદાર્થોને વધારે છે પોષણ કરે છે સમગ્ર સ્થાવર જંગમનો આશ્રય છે સર્વભાવ પદાર્થોને ધારે છે આથી તે બ્રહ્મ કહેવાય છે બ્રહ્મ શબ્દનું લિંગ પરિવર્તન થતું નથી એટલે આગળ શ્લોક નંબર એકસો સાતમાં કહેલા ઈશ શબ્દનું વિશેષણ કરવામાં આવે તો પણ કંઈ દોષ નથી ફરીથી વાંચો બ્રહ્મ શબ્દનું લિંગ પરિવર્તન થતું નથી એટલે આગળ શ્લોક નંબર એકસો સાતમાં કહેલા ઈશ શબ્દનું વિશેષણ કરવામાં આવે તો પણ કંઈ દોષ નથી ઈશ શબ્દ છે એ પુલ્લિંગમાં છે બ્રહ્મ શબ્દ છે એ નપુસકલિંગમાં છે ઓલું એનું વિશેષણ થાય તો આનું પુલિંગ ન થઈ જાય અહીં પરબ્રહ્મ શબ્દ રાખ્યો છે તેમાં બ્રહ્મ શબ્દનો પ્રયોગ શાસ્ત્રોમાં બીજા અર્થોમાં પણ થયો છે જેમ કે ગીતામાં હે અર્જુન મારી મહદ બ્રહ્મરૂપ મૂળ પ્રકૃતિ સંપૂર્ણ ભૂતોની યોની છે આ ગીતા વચનમાં બ્રહ્મ શબ્દથી માયાને કહી છે પરમ અક્ષર બ્રહ્મ છે આ ગીતાના વાક્યાંશમાં બ્રહ્મ શબ્દથી અક્ષર કહ્યું છે ભાગવતના પ્રારંભમાં જ પ્રથમ મંગળ શ્લોકમાં આદિકવિ બ્રહ્માને શબ્દ બ્રહ્મવેદ કહ્યા અહીં બ્રહ્મ શબ્દથી વેદ કહ્યા છે પ્રસ્તુત બ્રહ્મ શબ્દ ઉપર પ્રસ્તુત બ્રહ્મ શબ્દ શ્લોક આવડે છે કે કોને આવડે છે તેને બ્રહ્મ હૃદય આદિ કવયે તેને બ્રહ્મ હૃદય આદિ કવયે એટલે એનું ગુજરાતી શું થાય આદિ કવિ છીએ આદિ આદિ કવિ એટલે આદિ કવિને હૃદા બ્રહ્મ તેને યહ આદિ કવયે રુદા બ્રહ્મ તેને જે ભગવાને આદિકવિ બ્રહ્માને રુદા એટલે મનસા મનથી જ પોતાના સંકલ્પથી જ બ્રહ્મ એટલે વેદો તેને એટલે આપી દીધા તનુ વિસ્તારે નેદુહુ એટલે એવી રીતે તેને એટલે બ્રહ્મ એટલે વેદ બ્રહ્મ એટલે વેદ કીધા બ્રહ્મ એટલે પ્રકૃતિ કીધી બ્રહ્મ એટલે ઓલા હોતે કીધા પણ એટલા માટે અહીં શબ્દ હું વાપર્યો પરમ બ્રહ્મ એ બધા બ્રહ્મ ખરા પણ કોઈ પરમ નહીં પરમ બ્રહ્મ તો એ ભગવાન જ કહેવાય પ્રસ્તુત બ્રહ્મ શબ્દ ઉપર કહેલા ત્રણેય અર્થથી જુદા અર્થમાં છે તેમ કહેવા માટે બ્રહ્મ શબ્દને પર આવું વિશેષણ કરીને પરબ્રહ્મ કહ્યા છે કારણ કે પરબ્રહ્મ શબ્દથી કહેવાતા શ્રીકૃષ્ણને માયા અક્ષર અને વેદોથી પણ શ્રુતિઓમાં પર કહ્યા છે જેમ કે માયાથી પરે આદિત્યના સમાન વર્ણવાળા પર એવા અક્ષરથી પણ પર સર્વ વેદો જે પ્રાપ્ય પરબ્રહ્મનું પ્રતિપાદન કરે છે આ ત્રણેય શ્રુતિવાક્ય છે શ્રીકૃષ્ણ ભગવાન આ વાક્યાંશમાં ભગવાન શબ્દ છે તેનો અર્થ ભગ એટલે સર્વોચ્ચ સદ્ગુણ જેમાં હોય તે ભગવાન કહેવાય છે તે બાબત વિષ્ણુ પુરાણમાં કહ્યું છે કે હે મૈત્રેય સમસ્ત કારણોના કારણ મહાવિભૂતિ સંજ્ઞા બધા કરતા હારા સદગુણ મળી જાય તો એ ભગવાન એને ભગવાન કહેવાય એના કરતા એ મોટો એટલે ભગવાન કહેવાય સારા સદગુણ મેળવે હે મૈત્રેય સમસ્ત કારક પોતાની મેળે જ માની લે કે હું બધા કરતા હારો તો પછી મુશ્કેલી થઈ જાય એને કર ભગવાન થઈ જાય બધા કરતા હારા સદગુણ મેળવી લે તો ભગવાન થઈ ગયો એટલે કોઈ હારા બધા કરતા હારા તો મળતા જ નથી કારણ કે ભગવાન છે એ કોઈને હારા એટલા બધા આપતા નથી તમે બીજા ભગતને શીખવાડો તો કંઈ બધું સારું શીખવાડજો મોળ મોળ હોય શીખવાડજો એમ સારું બધું તમારે સારું થોડું શીખવાડી દો એટલે બધાથી હારા ભગવાન કોઈને હારા થવા દેતા નથી એટલે ભગવાન તો મોટા ને મોટા રહે છે બધા કરતા હારા સદગુણ મેળવી લે એટલે ભગવાન ભગવાન છે એ બધા કરતા હારા સદગુણ વાળા છે તે બાબત વિષ્ણુ પુરાણમાં કહ્યું છે કે હે મૈત્રેય સમસ્ત કારણોના કારણ મહાવિભૂતિ સંજ્ઞક પરબ્રહ્મને માટે જ ભગવાન શબ્દનો પ્રયોગ થયો છે આ ભગવાન શબ્દમાં ભના બે અર્થ છે પોષણ કરનારા તથા સર્વના આધાર ગનો અર્થ કર્મફળ આપનારા સર્જન તથા પ્રલય કરનારા છે સંપૂર્ણ ઐશ્વર્ય ધર્મ યશ શ્રી જ્ઞાન અને વૈરાગ્ય આ છનું નામ ભગ આવું છે તે સમગ્ર ભૂતોના આત્મા એવા તે ભગવાનના સર્વભૂતો ભગવાનમાં સર્વભૂતો રહે છે અને તે સ્વયં પણ સમસ્ત ભૂતોમાં વિરાજે છે એટલા માટે તે અવ્યય પરમાત્મા જ વકારનો અર્થ છે એટલા માટે તે અવ્યય પરમાત્મા જ વકારનો અર્થ છે તજી દીધા જેવા ત્રિવિધ ગુણ અને તેના ક્લેશ આદિને છોડીને જ્ઞાન શક્તિ બળ ઐશ્વર્ય વીર્ય અને તેજ આદિ સદ્ગુણો જ ભગવાન શબ્દથી કહેવાય છે હે મૈત્રેય આ રીતે એ મહાન ભગવાન શબ્દ પરબ્રહ્મ સ્વરૂપ શ્રી વાસુદેવનો જ વાચક છે બીજા કોઈનો વાચક નથી શિક્ષાપત્રીના પરબ્રહ્મ પુરુષોત્તમ એવા છે આ વાક્યાંશમાં પુરુષોત્તમ શબ્દ છે તેમાં પુરુષ એટલે પૂર્વસિદ્ધ પ્રાચીન કાળથી જ જે હોય તે પુરુષ કહેવાય શ્રુતિ કહે છે કે હું પ્રથમથી જ અહીં હતો આમ જે અનુભવાય તે પુરુષનું પુરુષપણું છે અથવા તે ભક્તોની ઈચ્છાઓને પૂર્ણ કરે અને ભક્તોના વિરોધીઓનો વિનાશ કરે તે પુરુષ છે સંજયે મહાભારત ઉદ્યોગ પર્વમાં કહ્યું છે કે તે સર્વત્ર પરિપૂર્ણ છે તથા સર્વના નિવાસસ્થાન છે તેથી પુરુષ છે અથવા ભક્તોની ઈચ્છા કરતા પણ જે અધિક આપે તે પુરુષ છે પૂરું આપી દે એટલે પુરુષ છે માગે ને અધૂરું આપે તો એ પુરુષ નહીં ભક્તોની ઈચ્છા કરતા પણ જે અધિક આપે તે પુરુષ છે અથવા તેને સંભાળવાથી પાપ ઇત્યાદિકને જે બાળી દે તે પુરુષ છે બૃહદારણ્યક ઉપનિષદમાં કહ્યું છે કે તે પરબ્રહ્મ નારાયણ જેણે બધાના પૂર્વના સર્વ પાપોને બાળી દીધા તેથી તે વેદોમાં પુરુષ કહેવાય છે અથવા તે પુરુષાકારે છે માટે પુરુષ કહેવાય છે બૃહદારણ્યકમાં કહ્યું છે કે આ દેખાતું જગત સૃષ્ટિથી પહેલાં પુરુષાકાર નિત્ય નિર્દોષ અને કલ્યાણગુણ સંપન્ન પરમાત્મા જ હતા જે અતિશય ઉત્કૃષ્ટ હોય તે ઉત્તમ કહેવાય અથવા જેમાં અવિવેક કે મોહ ન હોય તે ઉત્તમ કહેવાય અહીં ઉત્તપૂર્વક અકારાંત પુલ્લિંગ તમ શબ્દને ક પ્રત્યે કરવાથી ઉત્તમ શબ્દ થયો છે આ પ્રમાણે ઉત્તમ એવો પુરુષ હોય તે પુરુષોત્તમ કહેવાય ભગવદ્ ગીતા પ્રમાણે ક્ષર તથા અક્ષરરૂપ બે પુરુષથી અલગ ઉત્તમ પર શ્રેષ્ઠ જે છે તે પુરુષોત્તમ છે તે ત્યાં કહ્યું છે કે આ સંસારમાં નાશવાન અને અવિનાશી આ બે પ્રકારના પુરુષ ક્ષર તથા અક્ષર શબ્દથી કહેવાય છે તેમાં સર્વભૂત પ્રાણી માત્ર ક્ષર છે અને કુટસ્થ આત્મા અક્ષર છે આ બંનેથી ઉત્તમ પુરુષ તો જુદા જ છે જે પરમાત્મા કહેવાય છે ત્રણેય લોકોમાં પ્રવેશ કરીને સહુનું ધારણ પોષણ કરે છે હું નાશવાન જળવર્ગ ક્ષેત્રથી તો સર્વથા અતીત પરે છું અને અવિનાશી જીવાતમાંથી પણ ઉત્તમ છું એટલા માટે લોકમાં અને વેદોમાં પણ પુરુષોત્તમ આવા નામથી પ્રસિદ્ધ થયો છું સર્વ અવતારો વાસુદેવ આદિ અને કેશવ આદિ વ્યૂહોનું તથા વરાહાદી અવતારોનું કારણ છે જેમાંથી સર્વ અવતારાદિક પ્રગટ થાય છે તે ભાગવતમાં બ્રહ્માએ કહ્યું છે કે હે પ્રભો આપ સર્વ જગતના સ્વામી અને વિધાતા છો અજન્મ હોવા છતાં આપ દેવતા ઋષિ મનુષ્ય પશુ પક્ષી તથા જળચર આદિ યોનિઓમાં અવતાર ગ્રહણ કરો છો અને તે દ્વારા દુષ્ટોનો ગર્વ ઉતારો છો તથા સત્પુરુષોના ઉપર અનુગ્રહ કરો છો વળી મુચકુંદની આગળ ભગવાને પણ કહ્યું છે કે હે મુચકુંદ મારા જન્મ કર્મ અને નામ હજારો છે એ અનંત છે એટલે હું પણ તેની ગણતરી કરીને બતાવી શકું તેમ નથી તે બની શકે છે કે કોઈ પુરુષ પોતાના અનેક જન્મોમાં પૃથ્વીના નાના નાના રચકણોને ગણી નાખે પરંતુ મારા જન્મ ગુણ કર્મ અને નામોને કોઈ ક્યારે કોઈપણ રીતે ગણી શકે નહીં હે રાજન સનક સનંદન આદિ પરમ પરમર્ષિગણ મારા ત્રિકાળસિદ્ધ જન્મો અને કર્મોનું વર્ણન કરતા રહે છે પરંતુ તેઓ ક્યારેય તેનો પાર પામતા નથી આ પ્રમાણે જ ગર્ગાચાર્યે નંદજીને કહ્યું હતું કે તમારા પુત્રના બીજા પણ ઘણા નામ છે તથા રૂપ પણ અનેક છે તેમના ગુણ અને કર્મને અનુરૂપ અલગ અલગ નામ પડે છે જો કે હું તે નામને જાણું છું પરંતુ સંસારના સામાન્ય લોકો તે જાણી શકતા નથી આવા ઈશ પરમેશ્વર શ્રીકૃષ્ણને જ જાણવા તે વિના બીજાને નહીં ભાગવતમાં નારદજીએ યુધિષ્ઠિરને કહ્યું છે કે તમારા ઘરમાં સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા મનુષ્યનું રૂપ ધારણ કરીને ગુપ્ત રૂપે નિવાસ કરે છે મોટા મોટા મહાપુરુષો જેમને નિરંતર ખોળિયા કરે છે તે પરબ્રહ્મ પરમાત્મા છે શ્રીકૃષ્ણ જ પરબ્રહ્મ છે એમ સાંભળીને યુધિષ્ઠિરને આશ્ચર્યની સીમા ન રહી આ શ્રીકૃષ્ણ સાક્ષાત ભગવાન છે પરંતુ શ્રીકૃષ્ણ તો સ્વયં ભગવાન અવતારી જ છે હે સખીઓ આ તે જ સનાતન પરમ પુરુષ છે જે પ્રલયને સમયે પણ પોતાના અદ્વિતીય અને માયાના ગુણોથી રહિત શુદ્ધ સ્વરૂપે રહે છે આ ઉપર કહ્યા તે બધા શ્રીમદ ભાગવતના પ્રમાણો શ્રીકૃષ્ણના પરમાત્માપણાને કહેનારા છે આવા પ્રભાવ સંપન્ન તે શ્રીકૃષ્ણ કોણ છે આવી શંકા કરીને પછી તેમની ઓળખાણ માટે નીચેના બે વિશેષણ કહે છે કે તે અમારા આપણા સુદ્રઢ રીતે ઉપાસના કરવા યોગ્ય છે અને ઇષ્ટદેવ છે આમાં જે કંઈ વિશેષ કહેવાનું હતું તે પહેલાં કહ્યું છે જે ક્ષર અને અક્ષરથી પર પુરુષોત્તમ સાક્ષાત ભગવાન શ્રીકૃષ્ણને કહ્યા તે જ સ્વયં અપાર કૃપા કરીને શ્રી સ્વામિનારાયણ રૂપે પ્રગટ થયા પૃથ્વી ઉપર મનુષ્ય લીલા કરીને પોતાના ભક્તજનોના આચાર્યપણાના ધર્મમાં પદ ઉપર રહ્યા આ શિક્ષાપત્રીમાં તેમણે પરોક્ષપણે જે શ્રીકૃષ્ણનું નિરૂપણ કર્યું તે તો સ્વયં પોતે જ છે પણ તેનાથી જુદા નથી શ્લોક નંબર વન નોટ નાઇન સરાધયા યુતો જ્ઞેયો राधाकृष्ण इति प्रभुः रुक्मिण्या रमयोपेतो લક્ષ્મીનારાયણ સહે અને સમર્થ એવા જે શ્રી કૃષ્ણ તે જે તે રાધિકાજીએ યુક્ત હોય ત્યારે રાધિક ત્યારે રાધાકૃષ્ણ એવે નામે જાણવા અને રૂકમિણી રૂપે જે લક્ષ્મી તેમણે યુક્ત હોય ત્યારે લક્ષ્મીનારાયણ એવે નામે જાણવા આગળ શ્લોક નંબર એકસો આઠમાં બતાવ્યું કે ઉપાસ્ય ઈષ્ટદેવો નહ તે અનાદિ શ્રીકૃષ્ણ નારાયણ છે તે આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ છે ત્યારે શ્રીકૃષ્ણ નારાયણ જ જો ઉપાસ્ય હોય તો રાધાકૃષ્ણ લક્ષ્મીનારાયણ નરનારાયણ આદિની ઉપાસના કેમ ઘટે તો તેના સમાધાનમાં કહે છે કે ઉપાસ્ય તો એક જ નારાયણ તત્વ છે શ્રીજી મહારાજનો અભિપ્રાય પણ એ જ છે કે એકમાત્ર અનાદિ શ્રીકૃષ્ણ નારાયણ જ ઉપાસ્ય તત્વ છે અને તેની ચોખવટ કરતા શ્લોક એકસો તેરમાં તસ્યૈવ સર્વથા ભક્તિહી મહારાજ કહે છે કે તેની જ અર્થાત અહીં એકવચન પ્રયોગથી તે નારાયણનો જ ઉપાસ્ય તત્વમાં સમાવેશ કર્યો છે અને એકસો ચૌદમાં શ્લોકમાં પણ એવો જ નિર્દેશ કરે છે કે કૃષ્ણે ભક્તિશ્ચ જો ભગવાને ધાર્યું હોત તો તૈયોર ભક્તિશ્ચ આવું બતાવી શકત પણ તેમ ન કહેવા પાછળ મહારાજનું તાત્પર્ય એ જ છે કે ઉપાસ્ય તત્વ એક નારાયણ જ મહારાજને મતે અભિમત છે જે સિદ્ધાંત ઉપનિષદ બ્રહ્મસૂત્ર અને ગીતાની સાથે સંગત થાય છે ત્યારે રાધા રાધાદી ભક્તોનો નિર્દેશ કરવામાં હેતુ શો તો તે પણ સેવક સેવક કક્ષામાં ઉપાસક કક્ષામાં છે અને તેઓ પણ સદા ભગવાનની સાથે સેવક મુદ્રામાં ડાબી બાજુએ હોય છે ડાબુ સ્થાન સેવકનું છે પરંતુ તે આપણા જેવા નથી ડાબી બાજુ ઊભો રહેવાની હાથ જોડીને ઊભો રહેવાનું એક પગે ઊભો રહેવાનું સેવક હોય ડાબી બાજુ હોય એટલે આ બધા ડાબી બાજુ છે રાધાજીની બધા Yeah. <coughs> ભગવાનની સાથે સેવક મુદ્રામાં ડાબી બાજુએ હોય છે ડાબું સ્થાન સેવકનું છે પરંતુ તે આપણા જેવા નથી નિત્યમુક્ત કે શક્તિ સ્વરૂપ છે જે નિત્યમુક્તો છે તે આદર્શરૂપ રોલ મોડેલ છે માટે તેમને આગળ કરીને અલગ અલગ નામથી ભગવાનની મંદિરોમાં સ્થાપના કે પુરાણો શાસ્ત્રોમાં વર્ણવાયા છે શ્રીજી મહારાજે સંપ્રદાયમાં રાધાલક્ષ્મીજીએ સહિત નારાયણના સ્વરૂપો પધરાવીને પણ ઉપનિષદ બ્રહ્મસૂત્ર ગીતામાં સોંસરી ચાલી આવતી એકમાત્ર અનાદિ નારાયણની ઉપાસનામાં કોઈ ક્ષતિ આવવા દીધી નથી તેનું ઉદાહરણ આ શ્લોક એકસો નવથી એકસો ચૌદ સુધીના શ્લોકો છે મહારાજની દ્રષ્ટિમાં બે ચરણારવિંદની જ ઉપાસના છે ચાર ચરણારવિંદની નહીં મંદિરોમાં સ્વરૂપો ભલે પધરાવ્યા તેમાં પણ ઉપાસ્ય એક નારાયણ બીજા તેના આદર્શ ઉપાસ ઉપાસક તરીકે સ્થાપ્યા છે અને ઉપાસનાનું બીજું અંગ ઈષ્ટદેવનો મંત્ર સ્વામિનારાયણ મંત્ર છે તે મંત્ર એક વ્યક્તિત્વ અર્થનું પ્રકાશન કરે છે સ્વામીંચ અસૌ નારાયણ ઇતિ સ્વામિનારાયણ આવો કર્મધારય સમાસ મંત્રમાં છે પરંતુ સ્વામી ચ નારાયણશ્ચ ઇતિ સ્વામિનારાયણ ખરેખર જો એમ હોય તો સ્વામિનારાયણો થઈ જાય પણ તેવું નથી માટે તેમ થયું નથી માટે કોઈ એવો અર્થ કરતા હોય તો તે પોતાનો મનઘડંત અર્થ છે શાસ્ત્રોને વ્યાકરણાદિ કે ખુદ શ્રીજી મહારાજને તે માન્ય નથી આ મંત્રથી ઉપાસ્ય એક જ વ્યક્તિ થાય છે બંને મંત્ર બેને મંત્રમાં સમાવેશ શક્ય નથી માટે પધરાવેલા દેવોમાં તથા મંત્રમાં એક જ અનાદિ શ્રીકૃષ્ણ નારાયણ સ્વામિનારાયણ કે જે સર્વાવતારના ધરતલ અને કારણના કારણ છે તેની ઉપાસના કરવી તે મહારાજનો સિદ્ધાંત છે તે અહીં બતાવ્યો છે શું આવ્યું સ્વામી મંત્રમાં એવું છે કે સ્વામિનારાયણ છે સ્વામી ચ નારાયણ કરે તો બરાબર એક જ વ્યક્તિ ઉપાસના થાય જો સ્વામી ચ નારાયણ ચ કરે તો દ્વિવચન થઈ જાય સ્વામિનારાયણ કરવું પડે તો એવું નથી થતું એટલે સ્વામિનારાયણ એક જ વ્યક્તિત્વ છે અને તસ્યવ સર્વથા ભક્તિ એમાં એક વચન જ કીધું છે એટલે રાધા રાધિકા જે કે એમની ઉપાસના એમની કરવાની નથી એમની રોલ મોડેલ તરીકે ભક્ત તરીકે એમને લેવાના મહારાજ ભક્તની તો ના પાડીને ન તું જીવા નૃદય વાદ્ય ભક્ત બ્રહ્મ વિદો બીજા ધ્યેયા તત્પ્રતિમાશ્ચ ધ્યેય તદવતારાશ્ચ બોલું શું છે પંદરમો શ્લોક એકસો કૃષ્ણસ્તદવતારાશ્ચ ધ્યેયા તત્પ્રતિમા આપી છે ન તું જેવા નૃદયવાદ્યા ભક્તા બ્રહ્મવિદો આપી છે ના પાડી આ લોકના મુક્ત હોય નિત્ય મુક્ત નહીં આ લોક આપણે હરખા થઈ જાય નિત્ય થઈ જાય તો એ આપણે નિત્ય થઈ જાય તો વચન સ્વામીજી શું કે છે મહારાજે ના પાડીને પંદરમા શ્લોકમાં તો કૃષ્ણસ્તદવતારાશ્ચ ધ્યેયા તત્પ્રતિમા પિચા ન તું જીવા નૃદેવાદ્ય ભક્તા બ્રહ્મ વેદો પિચારે એને ના પાડી એમ અને એ પાછું કીધું હું વતન સમજી હું કહીશ એટલે તમે પંડિત છો તે પછી હું ભાઈ તમે શું કહેશો હે આમાં બીજા રાધાજીને આવ્યા તો હે તામાં તો કીધું ને આમાં એને બતાવ્યા ને તો પછી ત્યાં એકલા આમ આમ આમ કરીને ધ્યાન કરવાનું કે આ એકલાને મંદિરમાં દર્શન કરો ગોપીનાથજી મહારાજને આમ આમ આમ કરીને દર્શન કરો કેવી રીતે કરો હે દર્શન કરે એનું ધ્યાન કરવાનું હોય બીજું શું હે એનું કઈ નહીં કરવાનું શું ભાઈ તમે શું કહ્યું નિત્ય મુક્ત છે એમને વાંધો નહીં પછી નિત્ય મુક્ત નું ભગવાન સહિત ધ્યાન થાય એ બધા નિત્ય ભક્તો છે આપણે જેવા હાલી નીકળેલા હોય એ પાછા ન્યા ન એને ભેળા ન ભેળવાય એમ હે સપાર્ષદ ધ્યાન થાય જ છે ને સપાર્ષદ ધ્યાન થાય છે પણ એ બધા સપાર્ષદ કેવા હરખા હોવા જોઈએ પછી હાલી નીકળેલા નહીં એમ હે એ ભગવાનની સાથે જાય ભગવાનના સેવક તરીકે સ્વતંત્ર એનું ધ્યાન નહીં સ્વતંત્ર એની ઉપાસના નહીં ખાલી રાધે રાધે એમ નહીં રાધા કૃષ્ણ હોય જય શ્રી કૃષ્ણ હોય તો બરાબર છે ખાલી લક્ષ્મી લક્ષ્મી એમ નહીં રાધે રાધે એમ નહીં રાધા કૃષ્ણ હોય તો વાંધો નહીં ખાલી સીતા સીતા એમ નહીં સીતારામ હોય તો વાંધો નહીં એટલે તેને સેવક છે સેવક તો ભેળા ને ભેળા જ હોય ને જ્યાં જાય ને કે નહીં સેવક તો માલિક ખાય એ ખાય જ્યાં જાય ત્યાં જાય એ બધું હોય ને એ જ્યાં સેવક નોખું રાંધે કે હાલો આ મહારાજને માટે આ મારું નોખું રાંધવાનું એ તો એ તો એ જ ખાય ને એટલે એ તો એટલે ખાલી રાધે રાધે એમ નહીં રાધા કૃષ્ણ હોય તો વાંધો નહીં શેનું ખાલી રાધે રાધે કરે તો હા એ તો સારું કહેવાય સપાર્ષદ ધ્યાન તો સારું કહેવાય ને મહારાજ કીધું કે ભગવાનના ભગતની ભગવાનની પ્રસિદ્ધિ કરીને સેવા કરે તો તો સારો સપાર્ષદ મારે કીધું છે કે સપાર્ષદ ધ્યાન કરે એ વધારે સારું કહેવાય ભગવાનના ભગતમાં ભક્તિ થાવી એ જ મોટી વાત છે ભગવાનમાં ભક્તિ થાવી એ તો કઈ બહુ મોટી વાત નથી ભગવાનના ભક્ત ભગતમાં ભક્તિ થાય તો એ હો જન્મે ઓલો થવાનો હોય તો આને અજન્મે થાય અને ભગવાનમાં ભક્તિ થાય તો એને પણ ભગતમાં ભક્તિ થવી એ જ મોટી વાત છે ભગતના ભગતમાં તો ભક્તિ થાય નહીં ભગતમાં તો બધી ગોઠણે ગોટને થાય હે ક્યાં બાજુવાળા બાજુ બેઠા વિશ્વ મંગલ સ્વામી હે વિશ્વ મંગલ સાબિત એ તો વિશ્વ મંગલ સાબિત જ હાલી નીકળેલા હોય તો વાંધો અને હાલી નીકળેલા ન હોય તો નહીં વાંધો એટલે એની મર્યાદા રાખીને મહારાજ કીધું ને મર્યાદા રાખીને એની એની સેવા કરે ને એની ભક્તિ કરે તો તો ઓલા કરતા શ્રેષ્ઠ મર્યાદા રાખીને કરે તો મર્યાદા ન રાખીને કરે તો પછી આ હાલી નીકળ્યો ઓલા હાલી નીકળ્યા હોય ઓલા પહેલાં હાલી નીકળ્યા હોય એકાદ વર્ષ પહેલાં ના પછી વાહેથી હાલી નીકળ્યો શેની એટલે પણ એમ કે શેની ભાવના એમ ભાવના તો ઘણી હોય કે આ ભગવાન છે એવી ભાવના હોય કે આ ભગવાનનો સેવક છે એવી ભાવના હોય કે મારે એની સેવા કરવી છે એવી ભાવના હોય ભાવના તો કાંઈ પાર જ નથી ને ભાવના તો કેટલા બધા પડ્યા છે હા તો તો સારું જ છે એમાં ક્યાં વાંધો સેવા કરવાની હોય જ નહીં ને પેલા તો હા તો એલા કેવા હોય પચાસ ટકા હોય તો પચાસ ટકા એની સેવા જાય અને પચાસ ટકા સફળ થાય હાવા હાલી નીકળેલા હોય તો આની સેવા હાલી નીકળે હે તો સારું પણ ઓલો આવેલો હોય તો હે બાજુમાં હોય ને પણ એ આવેલો હોય શરણે જ આવેલો હોય તો કઈ વાંધો નહીં પણ એ આ ધારતો હોય કે શરણે આવ્યો છે ને બોલું આવ્યો ન હોય તો તો આનું જાય અને ઓલો આ ધાર્યું ન હોય એને કે આવ્યો છે કે નહીં અને ઓલો આવી જ ગયો હોય શરણે અને તો જાણે કરે તો એને મળે ખાલી ભાવના કે ભાવના તો કેટલા છે ને કેટલા નામ કેટલા કેટલા બધા બૈરાઓના નામ છે ભાવના ભાવના પાત્ર વિને ભાવના શું કામ પાત્ર વિને ભાવના શું કામ અહીંયા બોલ બજારે હાલો હાલી નીકળતો હોય ને એને તમે લઈને બેહારી દો ને એને નાય ધોઈ ધફોઈને હરકો કરો ચંદન ચોપડીને તો એ પાત્ર વિને ભાવ ના હું કામ તો પાત્ર તો હોય તો જ ભાવના કહેવાય ને પાત્ર હોય ને પછી ભાવના કરે તો બહુ સારું અને પાત્ર ન હોય અને ભાવ ના કરે તો એને જાય અને પાત્ર અડધું હોય અને ભાવના પૂરી કરે તો એની અડધી જાય અને પાત્ર પૂરું હોય અને ભાવના અડધી કરે તો એને અડધો લાભ જાય એને લાભ જાય અડધો એમ જો કર્યું હોત તો પૂરું થઈ જાય કઈ થઈ એટલે બધી વાત છે ખાલી ભાવના જ એમની નિત્યમુખ તો છે ભગવાન ભેળા જ આવતા હોય પૃથ્વી ઉપર કે ભગવાન હોય ત્યારે આવે જ તો એ તો બધા આવે જ ને એને તો કામ હું એ જ છે ને ભગવાન ભેળું જવું એ જ એને બીજું કઈ કામ નથી ને તમારે કોઈ ભંડાર સંભાળવો એવું તો કઈ છે નહીં નીતિ મુક્ત નું કામ હું તો પછી તમે કહો છો કે આવે કે ન આવે આપણે એવું હોય સેવક ને ભાઈ હું મારે જવાનું કે નહીં એમ અને કાંઈ મુશ્કેલી હોય તો કે હમણાં નહીં નીતિ મુક્ત નથી કઈ એવું કઈ છે નહીં તો એનું કામ હું હે ભગવાન ભેળું ભેળું જવાનું એ જ્યાં ભગવાન જાય ને ભેળું ભેળું જવાનું થાળ આવે ત્યાં જાગું રહેવાનું થોડું આ ભગત આગળ રહેશે ને દૂધ પાણી લઈને તે નથી જતા અહીંયા ભગવાન પાન પછી થાળ જમી લે પછી ત્યાં આગળ જાય ત્યાં જાય ને તો જ નિત્ય મુક્ત કહેવાય નકર પાછા ઓલા કાયમી મુક્તો કહેવાય આધુનિક મુક્તો કહેવાય થાળ ભગવાનની પહેલા ઉહોડી જાય ભગવાનને બાકી રાખે કે ભગવાનને તો ઘણી જગ્યાએ મળે ભગતને તો એક જ જગ્યાએ મળે ને કે નહીં ભગવાનને તો આ આ થાળ જમે તોય ન્યાય મળે પાછું અહીંથી આવે ને ઓલે પડેથી આવે એટલે ભગતને તો એક જ ઠેકાણે ઉહડવાનું મળે રાધાજીને કે ગુણાતીતાન સ્વામી ધારે રાખવામાં ક્યાં વાંધો છે ધારે તો રખાય જ ને પણ તમે ભજન કરો છો એટલા માટે તો મંત્ર કીધો એમ સ્વામી અને નારાયણ એવો સ્વામિનારાયણ ને સેવક તરીકે તો તમે હોતે હાલો હરકા થઈ જાઓ ધોઈને તો ભાઈ તો હમણાં જ ન હાલો એમ એટલું બાકી નકર તો હાલે સેવક તરીકે તો હાલે સેવક તો સેવક તરીકે તો બધા ભગવાન અહીંયા આવે છે તે એટલા માટે જ આવે છે ને સેવક હાચા બનાવવા ધોઈ ધફોઈને સેવક કરવા હાટું તો આવે છે એટલે એને એ હોતે હાલે બધા પણ એમ કે સ્વામી નારાયણ છે એમાં સ્વામી અને નારાયણ બે એમ નો હાલે એટલે સ્વામી એટલે ગુણાતીતાનંદ સ્વામી નારાયણ એટલે મહારાજ એમ નો હાલે એને પાસે બેહારો તો એકને શું કરો દહ બેહારો ને એક એ તો વળી કાંઈ નહીં એક હરખા નો આવેલા આપણે આમ કેમ જુઓ બે ત્રણ તૈયાર કરી છે ને કે હાલો ત્રણ ભંડારી છે એક હરખા નો આવેલા તો કે બધા આપણે ધારીએ એમાં જ હાલે એવું કઈ થોડું છે હે બધા આપણે ધારીએ માં હાલે આપણે બધા ધારીએ માં હાલે કે ભાઈ વતન સામે શું કે છે હે એક નો એટલે હારખા હાલો જો તો પછી એના કરતાં દહક બેહાર્યા હોય આપણે મહારાજ પડખે તો કઈ વાંધો આવે દહમાંથી એક તો હરખા નીકળે જ તો હે અને એક જ ભંડારી ભાઈ હાલો સદગુણ સામે ભંડારી તરીકે પછી પછી એમ કે હું હું નહીં કરું ટાણે તો પછી અમારે શું સમજવું હે એટલે બે એક બે સ્પેર માં રાખી દેવાના તમે પછી એમ કે હું હું હું આ થાળ ધરાવવા નહીં જાઉં તો પછી તો બીજા ક્યાંથી કાઢવા ભાઈ ઋષિ સામેને તો કામ હોય બીજા સામીઓને કામ હોય એટલે ભગત ધરાય હવે તો થાય પણ એને તો સેટું સેટું રહેવાનું હોય ને થાળથી એટલે ભગવાનને ભગત તરીકે તો ક્યાં વાંધો છે ભગત તરીકે વાંધો નહીં સ્વામિનારાયણમાં વાંધો એમ કે સ્વામિનારાયણ એટલે હું સ્વામી એવા ભગવાન નારાયણ એમ બધાને કંડો સ્વામી અને નારાયણ તો ગુણાતીતાનંદ સ્વામીનો વાંધો અને ગોપાળાનંદ સ્વામી નોય વાંધો ને બધાનો વાંધો અને આપણો હતે વાંધો પણ સ્વામીના સેવક છે એ સ્વામિનારાયણના સેવક છે તો તો ક્યાં વાંધો છે તો તો હારા અમુકના તો તો વધારે હારા એ આઠ દહ ભેળા મૂકી દેવાના જોવાની એટલે જવાને આપણે કેટલા મૂક્યા છે વાત હવે આપણે આ મંત્રથી અથવા કયા મંત્રથી કોની ઉપાસના કરીએ છીએ તે વિચારવાનું છે તેનું શાસ્ત્રીય માર્ગદર્શન અદ્ભુત રીતે આ શ્લોકોમાં શ્રીજી શ્રી કૃષ્ણ એટલે શ્રી કૃષ્ણ એમ પછી રાધાજીની બધા સેવા મંત્ર જપ કરતા હોય તો આપણે કોનો કરીએ એમ અનાદિ શ્રી કૃષ્ણ એમ સ્વામી અને નારાયણ ભલે ગુણાતીતાનંદ સ્વામી પડખે છે ગોપાળન સ્વામી હોતે છે બધાય છે પણ મંત્ર જપો તો તમે કોનો જપો છો એ હાથે નો છે કે એક નો છે સ્વામીઓ અને નારાયણ તો એમ કરવું પડે ને આમાં અમે તો કઈ સ્વામી એક નથી ને હે સ્વામીઓ અને નારાયણ એમ એટલે પછી તમે એમ મંત્ર જપો સ્વામિનારાયણ સ્વામિનારાયણ તો પછી એમાં હું સમજો હે હું સમજો હે એમ એટલે એમ વાંધો નહીં એમ રાધાજી હોય એમ ગુણાતીતાનંદ સ્વામી હોય તો વાંધો નહીં બીજા હોય તો વાંધો નહીં કઈ એમાં હાલી નીકળેલા હોય તો વાંધો હાલો હાલી નીકળે ખાઈ પીને ટણ નીકળી ગયા હોય બપોર પછી પાછું આવવાનું છે આપણે ત્યાં સુધી હાલી નીકળી તો હાલી નીકળેલા હોય એને તો એમાંય વાંધો એમને પડકે ન બેહવા દેવાય ન કરીએ આપણે ભાવના હોય તેનો ભાગ લઈ જાય ને એને ઓલા તો અમુક નું વધારે કરી દે છે એકનું હો ઘણું કરી દે હાલી નીકળેલા ન હોય તો અને હાલી નીકળેલા હોય તો હો નો એક ભાગ માંડાવવા દે આપણા હાથમાં તો એને એ સમજતા છે આપણને તો કઈ એમાં કાંઈ ખબર પડે નહીં બહુ આપણે તો કઈ કરતા નથી એવું ભક્તો શું કરવા લાગે શેનું એનું ખંડન તો ક્યાં કે આ ભગત નથી એમ તો ખંડન કેવી રીતે કરે ખંડન તો ઘણી રીતે થાય કે આ ભગત નથી કે આ હાલી નીકળેલા છે એવું કે કેવી રીતે ખંડન હે એટલે એમ કે અલગ અલગ આ ભગવાન નથી એમ કરે તો કઈ વાંધો નહીં આ હાલી નીકળેલા છે ને ઓલા હાલી નીકળેલા ન હોય તો તેને દોષ જ લાગે ને આપણે કહીએ કે આ વિશ્વ મંગળ સામે હાલી નીકળેલા છે હવે તો હાલી નીકળેલા ન હોય નહીં તો બેઠા જ હોય હે ભાવના તો આપણે ભાઈ ખોટા હોય તો તૂટી જાય એમાં આપણે શું કરીએ હે ખોટી ખોટી ભાવના રાખી હોય ભાવના તો હાથી હોય ને તોડે તો વાંધો ને એ કોકને ખોટી ભાવના જોડી રાખી હોય આ સ્વામી છે એ બહુ મોટા અને એમ કે ગુણાતીતાનંદ સ્વામી જેવા છે તો આપણે એમ કહીએ કે ડબ્બા છે અને પછી તમે ભાવના હોય ને તોડી નાખે તો તૂટી જાય લ્યો તમે તો ઓલો મોટો કોઠો કર્યો હોય ને આપણે એને કઈ ડબ્બો તો કાં તો એ તમે એન્જિન તમે એને કહો કે એ એન્જિન જેવા છે આપણે તો કહીએ ડબ્બા છે તો તો શું થાય તો તમે એને તમે એને એન્જિન માનતા હતા ને આપણે એને ડબ્બા કર્યા તો તો એનો દ્રોહ થઈ ગયો શું થયું અને હોય એ ડબ્બા જ તો ડબ્બો છે કે એન્જિન છે એ પેલા વાત કરવી જોઈએ ને એમ કે ભાઈ આ એન્જિન છે ને એને કોઈક ડબ્બો કહે અને ડબ્બાને એન્જિન કહે તો ડબ્બાની એન્જિન કહે તો કેવા વાળો ડબ્બો એમ ડબ્બાની એન્જિન કહેતો કેવા વાળો ડબ્બો અને એન્જિન ને ડબ્બો કેતો તો એ ડબ્બો એન્જિન ને ડબ્બો કહેતો શું કે તો એ જ ડબ્બો કહેવાય ને એમ કેવા વાળો ડબ્બો ઓલો એન્જિન હોય એ કઈ થોડો ડબ્બો થઈ જાય ઓકે એની એન્જિન હાલું જતું હોય એને કોઈ ડબ્બો આ એમ તો એ ડબ્બો થઈ જાય તો એનો અર્થ હું કેવા વાળો ડબ્બો એ અને ડબ્બાને એન્જિન કેતો તો એ કેવા વાળો ડબ્બો ઓલા બે તો જેમના છે એમ હવે આપણે આ મંત્રથી અથવા કયા મંત્રથી કોની ઉપાસના કરીએ છીએ ડબ્બાની કે એન્જિન એમ આપણે મંત્રથી ડબ્બાની એન્જિન ઉપાસના કરી શકીએ કે એન્જિનની તો શું થાય ધોડ્યો જાય એટલે બધા એન્જિન જ હોય ડબ્બા ધોડે કે નહીં હે ડબ્બા ન ધોડે કે ધોડે સ્વામીજી શું કે સુદગુણ સ્વામી ડબ્બા ધોડે કે ન ધોડે ના ના આ બધા ડબ્બા તો એમને ધોડે એન્જિન વિના બાંધ્યા વિના એ તો ઓલા ના છે એ બાંધ્યા હોય તો જ દોડે અત્યારે રેલવે સિવાયના ડબ્બા હોય એ તો એન્જિન કરતા મર દોડે કે નહી તે તમે મર દોડો છો કે એમ કે વાત વાહે દોડે તો ડબ્બો સારો જ કેવાય ને કે એન્જિન માં થોડું બેહાય છે બેહાય ક્યાં ડબ્બામાં જ બેહવાનું હોય ને એન્જિનમાં થોડું બેહવાનું કે હાલો ભાઈ અમે ટિકિટ લીધી છે તો મારે એન્જિનમાં બેહવું છે ડબ્બામાં જ બેહવાનું હોય પણ એ વાહે જ દોડતો હોવો જોઈએ એમ આગળ થઈ જાય ઘણી વખત નથી ઓલું એન્જિન આગળ કરી દેતા ડબ્બાને કે હાલો ડબ્બા બધા આગળ જાઓ અને મારે વાહે રહેવું છે ઓલે પણ કરે છે ને એવું હે લોનાવાલાના ઘાટમાં ખંડાલાના ઘાટમાં એવું ડબ્બા ડબ્બા આગળ ક્યાંક ક્યાંક ડબ્બાને આગળ કરવા જોઈએ પણ પછી કાયમી આગળ ડબ્બા થઈ જાય હવે આપણે આ મંત્ર થી અથવા કયા થી કોની ઉપાસના કરીએ છીએ તે વિચારવાનું છે તેનું શાસ્ત્રીય માર્ગદર્શન અદ્ભુત રીતે આ શ્લોકોમાં શ્રીજી મહારાજે આપ્યું છે શ્રીજી મહારાજે આ શ્લોકો બતાવીને પોતાની સર્વોપરિતા સિદ્ધ કરી છે તે એ છે કે સર્વ પૂર્વ અવતારોને શાસ્ત્ર અને સમાજમાં મળતું સન્માન જેમનું તેમ જાળવીને પોતાનું સ્વરૂપ તેનાથી વ્યતિરેક ઇંગિત કરી આપ્યું છે જો આપણને સમજાય તો પણ પૂર્વગ્રહ હોય ત્યાં સુધી આ મર્મ હાથમાં આવતો નથી શ્રીકૃષ્ણ ભગવાન અનાદિ એક જ છે તેમના રાધાકૃષ્ણ તથા લક્ષ્મીનારાયણ આદિ અનેક સ્વરૂપો છે છતાં તેમાં પરસ્પર અભેદ એકતા છે નારાયણ બધે એક જ છે અર્થાત એના એ જ છે તે હવે પછીના ચાર શ્લોકમાં કહે છે જેને આગળના ભાગમાં શ્લોક નંબર એકસો આઠમાં કહી ગયા તે મહાન સમર્થ પરમેશ્વર શ્રીકૃષ્ણ વૃષભાનું ગોપના પુત્રી રાધિકાજીની સાથે જ્યારે રહ્યા હોય ત્યારે તેમને રાધાકૃષ્ણ એવે નામે જાણવા અને ભીષ્મક રાજાને ઘેર પ્રગટ થયેલા રૂપ લક્ષ્મીજીની સાથે રહ્યા હોય ત્યારે લક્ષ્મીનારાયણ આવે નામે જાણવા ભીષ્મકના પુત્રી રૂક્મિણીજી જ લક્ષ્મીજી હતા તેમ વિષ્ણુ પુરાણમાં કહ્યું છે રાઘવત્વે અભવત સીતા રૂક્મિણી કૃષ્ણ જન્મની ભગવાન જ્યારે રાઘવ રામરૂપે પ્રગટ થયા ત્યારે લક્ષ્મીજી સીતારૂપે પ્રગટ થયા હતા અને ભગવાન જ્યારે કૃષ્ણ રૂપે પ્રગટ થયા ત્યારે લક્ષ્મીજી રૂકમિણી રૂપે પ્રગટ્યા હતા આથી એ નિશ્ચિત થાય છે કે શ્રીકૃષ્ણ રાધાકૃષ્ણ અને લક્ષ્મીનારાયણ આવા ભગવાનના સ્વરૂપો એક જ છે જુદા જુદા નથી શ્લોક number one hundred and ten જ્ઞેયોર્જુનેન યુક્તોસો નરનારાયણાભિદઃ बलभद्रादियोगेन તત્તન્નામોચ્યતે સ ચ અને એ શ્રીકૃષ્ણ જે તે અર્જુને યુક્ત હોય ત્યારે નરનારાયણ એવે નામે જાણવા અને વળી તે શ્રીકૃષ્ણ જે તે બળભદ્રાદિકના યોગે કરીને તે તે નામે કહેવાય છે એમ જાણવું તે નામે એટલે ભક્તની સાથે નરનારાયણ બળભદ્રની હારે હોય તો ક્યાં નામ હતું રાધા કૃષ્ણ રાધાજીની હારે તો રાધા કૃષ્ણ રૂકમિણી હોય તો લક્ષ્મીનારાયણ અર્જુન હોય તો નરનારાયણ તો બળરામની બળરામ હોય તો ક્યાં નામ ઓળખાય ક્યાં નામ ક્યાં નામ રામકૃષ્ણ રામકૃષ્ણ ગોવિંદ બોલે છે એટલે દશરથના રામ ને વસુદેવના કૃષ્ણ એમ નહી વસુદેવના જ બે રામ અને કૃષ્ણ બે એટલે રામકૃષ્ણ રામકૃષ્ણ ગોવિંદ એટલે દશરથના રામ ને વસુદેવ ના કૃષ્ણ એવી રીતે નહીં મહારાજે તો આજ ઉપાસના લીધી છે ને રામ ભગવાન ની ક્યાંય નથી ઉપાસના લીધા એટલે રામકૃષ્ણ રામકૃષ્ણ એટલે બળરામ કૃષ્ણ આજ શ્રી કૃષ્ણ મધ્યમ પાંડવ અર્જુન જે નર ઋષિ તેની સાથે હોય ત્યારે નરનારાયણ એવે નામે જાણવા મહાભારતમાં કહ્યું છે કે અર્જુને તું નરાવેશ કૃષ્ણો નારાયણ સ્વયં અર્જુનમાં નરનો આવેશ થયો અને શ્રીકૃષ્ણ તો સ્વયં નારાયણ જ છે શ્રીમદ ભાગવતમાં પણ કહ્યું છે કે પૂર્ણકામાવપી યુવામ નરનારાયણા ઋષિ તમે બંને નરનારાયણ ઋષિ છો અને પૂર્ણકામ પણ છો અને તે શ્રીકૃષ્ણ ભગવાન જ પોતાના મોટા ભાઈ બળ વડે શ્રેષ્ઠ બળદેવજી શ્રીરામ અને સત્યભામા આદિ નિત્ય સહચરો નિત્ય મુક્તોના યોગથી તે તે નામે રામકૃષ્ણ સત્યાકૃષ્ણ એવે નામે જાણવા તેથી તે જે અનાદિ નારાયણ પૂર્ણ ષાડગુણ્ય સમર્થ રાધાયોગને આગળ રાખીને ઉપાસ્યમાન રાધાકૃષ્ણ રૂકમિણી યોગને સમર્થ રાધાયોગને આગળ રાખીને ઉપાસ્યમાન રાધાકૃષ્ણ રૂકમિણી યોગને આગળ રાખીને ઉપાસ્યમાન લક્ષ્મીનારાયણ વગેરે સ્વરૂપે ઉપાસ્ય પ્રખ્યાત થયા છે તેથી તેના વિશેષણો અલગ અલગ બનતા હોવા બનતા હોવા છતાં વિશેષ્ય એવા ઉપાસ્ય એવા નારાયણમાં અલગતા નથી તેથી ઉપાસ્યમાં ભેદ અલગતા નથી અતશ્ચાસ્ય સ્વરૂપેશુ ભેદો ગેયો ન સર્વતા એમ એમાં ભેદ ન જાણવે ઉપાસ્ય નારાયણ જ છે ત્યારે તેમાં કોઈને શંકા થાય કે અલગ અલગ યુગ અલગ અલગ યુગલો અલગ અલગ વિશેષણતા સેવક ભેદે કરીને તેની ઉપાસના હોવા છતાં ઉપાસ્ય એક કેવી રીતે ગણી શકાય તો તેનું સમાધાન એ છે કે હા ગણી શકાય જેમ ઉપનિષદોમાં અલગ અલગ દહર અક્ષી ભૂમ આદિ વિદ્યાઓ છે તે તમામ નારાયણની ઉપાસના પદ્ધતિઓ જ છે તેમાં દરેકમાં કોઈ એક ગુણને પુરસ્સર કરીને ઉપાસનાનું નામાભિધાન થયું છે તો પણ ત્યાં નારાયણને તે તે એક ગુણોએ યુક્ત જ ઉપાસ ઉપાસવાના હોતા નથી પણ અન્ય તમામ ગુણોએ નારાયણનું સ્વરૂપ જ ઉપાસવાનું હોય છે તેમજ અક્ષી દહર એ સ્થાનભેદ હોવા છતાં સ્થાનભેદે કરીને નારાયણ વ્યક્તિભેદ નારાયણ વ્યક્તિભેદ થતો નથી તે જ નારાયણને તમામ સ્થાનોમાં ઉપાસના ઉપાસવાના હોય છે તેમજ અહીં ગુણ સાનિધ્યના સ્થાને અલગ અલગ વ્યક્તિઓ મુક્તોનું સાનિધ્ય હોવાથી અનાદિ નારાયણ વ્યક્તિ બદલી જતા નથી તેથી મુખ્ય ઉપાસના તો તે જ છે માટે શું કીધું અલગ અલગ નામ છે રાધા કૃષ્ણ બધાની એક જ ઉપાસના એક જ ઉપાસના થઈ છે જેની કરવાની જેને ઉપાસ ઉપાસના એક જ થાય છે એવું કેવી રીતે આમાં શું કીધું હે કઈ ન કીધું ફરીથી વાંચો તો ત્યારે તેમાં કોઈને શંકા થાય કે અલગ અલગ યુગલો અલગ અલગ વિશેષણતા સેવક ભેદે કરીને તેની ઉપાસના હોવા છતાં ઉપાસ્ય એક કેવી રીતે ગણી શકાય તો તેનું સમાધાન એ છે કે હા ગણી શકાય જેમ ઉપનિષદોમાં અલગ અલગ દહર અક્ષી ભૂમ આદિ વિદ્યાઓ છે તે તમામ નારાયણની ઉપાસના પદ્ધતિઓ જ છે તેમાં દરેકમાં કોઈ એક ગુણને પુરસ્સર કરીને ઉપાસનાનું નામાભિધાન થયું છે તો પણ ત્યાં નારાયણને તે તે એક ગુણોએ યુક્ત જ ઉપાસવાના હોતા નથી પણ અન્ય તમામ ગુણોએ નારાયણનું સ્વરૂપ જ ઉપાસવાનું હોય છે તેમજ અક્ષી દહર એ સ્થાનભેદ હોવા છતાં સ્થાનભેદે કરીને નારાયણ વ્યક્તિભેદ થતો નથી તે જ નારાયણને તમામ સ્થાનોમાં ઉપાસવાના હોય છે તેમજ અહીં ગુણ સાનિધ્યના સ્થાને અલગ અલગ વ્યક્તિઓ મુક્તોનું સાનિધ્ય હોવાથી અનાદિ નારાયણ વ્યક્તિ બદલી જતા નથી તેથી મુખ્ય ઉપાસના તો તે જ છે માટે ઉપાસના તેની તે જ રહે છે દહર વિદ્યા અને અક્ષી વિદ્યા એમાં ઉપાસના કોને કરવાની છે નારાયણની તો પછી બે નામ શું કરવાની એક જ નારાયણ હતા તો એને વિદ્યાનું નામ બે નામ શું કરવાનું પડ્યું એકનું નામ દહર ને એકનું નામ અક્ષી એવું શું કરવાનું પડ્યું એકનું નામ ભૂમ ભૂમ વિદ્યા આવે છે તો એમ જુદા જુદા નામ શું કરવા પડ્યા હે ગુણ મુખ્ય પ્રધાન પણ બીજો હોય જુદા જુદા ભગવાનના ગુણ છે એ મુખ્ય હોય તો એ ગુણને યોગ્ય કરીને વિદ્યાનું નામ જુદું પડ્યું નારાયણ તો એ ના જુદા તો એવી રીતે ભક્તો અલગ અલગ મુક્તો અલગ અલગ હોય નારાયણ એક હોય તો એવી રીતે હોય એમ કે બોલા ના બોલા એવી રીતે ઉપનિષદોમાં કીધું છે એટલે અહીંયા હાલે ત્યારે કોઈને એમ શંકા થાય કે એવી રીતે નારાયણની સાથે કોઈ પણ વ્યક્તિને મૂકી શકાય કે નહીં દાખલા તરીકે અમારા ગુરુ બહુ મોટા વ્યક્તિ હોય મુક્તદશાને જીવતા જ પામી ગયા હોય તો કદાચને પામી ગયા ન હોય પણ અમે દ્રઢપણે માનતા હોઈએ કે તેઓ પામી ગયા છે તેને આવી રીતે ગોઠવી શકાય કે નહીં શું કીધું તો કોઈ ડબ્બાને એન્જિનમાં ગોઠવીએ કઈ કે નહીં એમ હે ડબ્બાને એન્જિનમાં ગોઠવીએ કઈ કે નહીં શું ગયો હે અને ને ડબ્બામાં આપણે બધા એક ગુરુને લઈને કે આ બહુ મોટા છે એમ કરીએ કઈ કે નહીં ફરીથી વાંચો તો ત્યારે કોઈને એમ શંકા થાય કે એવી રીતે નારાયણની સાથે કોઈ પણ વ્યક્તિને મૂકી શકાય કે નહીં દાખલા તરીકે અમારા બોલો પણ બ્રહ્મસૂત્રમાં ને મતલબ ઉપનિષદોમાં તો મૂક્યા છે એક જગ્યાએ ભૂમ ને મૂક્યો ને એક જગ્યાએ દહર ને મૂક્યો ને એક જગ્યાએ ઓલા ને મૂક્યો ને એક જગ્યાએ અક્ષી ને મૂક્યો ને બધાને મૂક્યા તો બધાને મૂક્યા છે ને એવી રીતે આ એક જગ્યાએ રાધાને મૂક્યા ને એક જગ્યાએ અર્જુનને મૂક્યા ને એક જગ્યાએ બળરામને મૂક્યા ને એક જગ્યાએ લક્ષ્મીજીને મૂક્યા ને એક જગ્યાએ સત્યભામાને મૂક્યા તો તો પછી આને મુકાય કે નહીં એમ હે ડબ્બાને એન્જિન થાય કે નહીં ડબ્બાનું ને એન્જિનનો ડબ્બો થાય કે નહીં એમ હે એન્જિન એન્જિન ડબ્બો એ ડબ્બો બે નોકા નોકા જ રાખો એન્જિનને આગળ કરીએ કઈ ઓલું ડબ્બાને આગળ કરીએ કે નહીં હે ડબ્બાને આગળ કરીએ કે ન કરીએ ડબ્બા બધા આગળ જ છે જોવામાં રાધા કૃષ્ણ સીતારામ નર નારાયણ બધા આગળ જ હોય કે ન હોય તળ ચડવો એટલે તો નથી ડબ્બા આગળ કરતા હોય પણ એન્જિન હતો ખંડાલા તળ ત્યારે કોઈને એમ શંકા થાય કે એવી રીતે નારાયણની સાથે કોઈપણ વ્યક્તિને મૂકી શકાય કે નહીં દાખલા તરીકે અમારા ગુરુ બહુ મોટા વ્યક્તિ હોય મુક્તદશાને જીવતા જ પામી ગયા હોય તો કદાચને પામી ગયા ન હોય પણ અમે દ્રઢપણે માનતા હોઈએ કે તેઓ પામી ગયા છે તેને આવી રીતે ગોઠવી શકાય કે નહીં તો તેનો ઉત્તર છે ના એન્જિનિયર ડબ્બો ગોઠવે છે આ લોકો તો દમરેવાળા દમરેવાળા બધા દમરા એટલે હું ખબર છે કે નહીં દમરે વાળા એન્જિનની આગળ ડબ્બો ગોઠવે તો પછી એમાં આપણે એવી રીતે ગોઠવીએ કાંઈ કે નહીં આપણા ગુરુને ગુરુ ડબ્બા જેવા હોય તો એ તેનો એન્જિન જેવા હોય તો ગોઠવે છે એન્જિન તો નાનું મોટું હોય એટલે વાંધો નહીં પણ ડબ્બા જેવા હોય તો ગોઠવીએ કાંઈક નહીં હે કે ન ગોઠવે કાંઈ કામમાં તો આવે ને બેહવાનું તો ડબ્બામાં જ હોય એન્જિનમાં થોડા બેહીએ કહો તમે ફર્સ્ટ ક્લાસની ટિકિટ લીધી હોય ને બે ટિકિટ એક જણાએ લીધી હોય થપકારી તો કોઈ એન્જિનમાં બેહવા દે એન્જિનમાં બેહે વાત એટલે ડબ્બાને હાવ કાઢી ન નાખવા પણ ક્યાં રાખવા વાહે રાખે ખંડાલાલ ઘાટ પૂરતા આગળ કરે તો કઈ વાંધો નહીં વાંધો તો તેનો ઉત્તર છે ના એમ ન ગોઠવી શકાય પેલાને ગોઠવી શકાય ને આને કેમ ન ગોઠવી શકાય તો તેનું સમાધાન એ છે કે તે નિત્ય મુક્તો છે અથવા નિત્ય ભગવાનની અનાયાસ અનપાઈ અનપાઈની શક્તિ રૂપા છે એટલે એને ગોઠવાય ને ભગવાનની બાજુમાં એને જ ગોઠવાય કે આવા હોય એને આ બધે ઓલાને ન ગોઠવાય ડબ્બાઓને ન ગોઠવાય ડબ્બાને વાહે ગોઠવાય વાહે ગોઠવે તો વાંધો તે ક્યારેક કર્મા તે ક્યારેય કર્માધીન સંસારમાં આવ્યા નથી માટે તેને ગોઠવી શકાય છે તે પણ આદર્શ સેવક રૂપમાં ઉપાસ્ય કક્ષામાં નહીં નિત્યમુક્તો અને મુક્તો વચ્ચે શાસ્ત્રમાં ભેદ કહ્યો છે નિત્યમુક્તો સૃષ્ટિ પ્રવાહમાં ક્યારેય આવ્યા નથી તેના ચૈતન્યને ક્યારેય કર્મપાસ સ્પર્શ થયો નથી એવી ક્ષમતાવાળા જ આદર્શ કક્ષામાં આવી શકે છે આપણા તમારા ગુરુઓ સારા છે સત્સંગ કરવા જેવા હોઈ શકે પણ એ કક્ષામાં ગોઠવવા જેવા નહીં એ કક્ષામાં જેવા ન ગણી શકાય એ કક્ષામાં એ કક્ષામાં જેવા ન ગણી શકાય પણ એ કક્ષામાં જેવા ન ગણી શકાય નિત્ય મુક્તો છે તે ભગવાનની નિત્ય વિભૂતિ છે ભગવાનના જે નિત્ય ગુણો છે તેને સમકક્ષ નિર્દાંગ એવા નિત્ય મુક્તોને નિર્દાંગ નિર્દાગ નિર્દાગ નિર્દાગ એવા નિત્ય મુક્ત એ નિર્દાગ છે આ મુક્તો થઈ ગયા હોય તો નિર્દાગ નથી એ પેલા દાગ પડી ગયો હતો એટલે એટલે એમ ન પટવે એ દાગ પડી ગયો એટલે ભગવાનના જે નિત્ય ગુણો છે તેને સમકક્ષ નિર્દાગ એવા નિત્ય મુક્તોને ભગવાન સમીપ ગોઠવવામાં શાસ્ત્રો દોષ કહેતા નથી અને એવા ભાવથી જ શ્રીજી મહારાજ કહે છે કે અમારે મુક્તે સહિત નારાયણની ઉપાસના છે નહીં કે જે તે તમામ ઉચ્ચકોટીના સંતો ભક્તો પણ તેમાં ભેળવી શકાય સહજાન સ્વામી મહારાજની જય